દાદા પાસે આવતા પહેલા તો લગભગ હું દાદાને પચીસ વર્ષથી ઓળખતો આવતા પહેલા એટલે ઓગણીસો ને એસી ના પહેલા દાદાને હું પચીસ વર્ષથી ઓળખતો પણ દાદાને હું એવી રીતે ઓળખતો હતો કે દાદા એક સચિવ ચલાવી રહ્યા છે પોતે પોતાની જાતને દાદા ભગવાન માની બેઠા છે ભગવાન માની બેઠા છે પછી કૃપાળદેવના વચનામૃતોનો એ પોતે ઉપયોગ કરી અને તેમનો વેપાર ચલાવી રહ્યા છે શું પછી અંગૂઠે બધાને અડકાડાવે છે પાછું હાર પહેરાવે છે પહેરે છે અને તાલીઓ પડાવે છે સમજાય એટલે એક જાતનું જટિલ ચલાવી રહ્યા છે આ જાતની માન્યતા હોવાના કારણે હું એમાં વિરોધી હવે માન્યતા થવાનું કારણ શા માટે કે દાદા જે કૃપાળુના જે ભક્તો હતા શ્રીમદના જે ભક્તો હતા તે ભક્તો નો મોટો ભાગ દાદાને આ રીતે જ માનતો કે આ એક અંબાલાલભાઈ મામાની કુળના જે છે તે પ્રતિમ ચલાવી રહ્યા છે હવે આપણા કૃપાળુના ભક્તો તેની સાથે મારો નિત્યનો બધો સહવાસ એટલે આપણા પોતાના માણસો છે કે તેને આપણે સાચું માની લઈએ એટલે કોઈ પણ પ્રકારની પરીક્ષા કર્યા સિવાય દાદાની કોઈ મેં વાત સાંભળી પણ નથી દાદાને મેં સાંભળ્યા પણ નથી પણ એ જાતનો વિરોધ મારો બંધ ગયો એ પચીસ વર્ષથી એમનો વિરોધ ચાલતો હતો એટલે કાયમ એમનો વિરોધ કર્યા એટલે એમના એમના જે ભક્તો હતા મહાત્માઓ જે હતા તે એમાંના કેટલાક મારા ક્લાયન્ટ હતા એ ક્લાયન્ટ મારે ત્યાં આવે અને મોડા પડે તો હું કેમ ભાઈ મેં તમને ટાઈમ આપ્યો તો સવારનો વહેલો નવ વાગે તમે અત્યારે દસ વાગે આવો કેમ ચાલે કારણ કે અમે દાદા ભગવાન પાસે ગયા હતા તમારે દાદા ભગવાનની વાત મારી ઓફિસમાં નહીં કરી તમારે દાદા ભગવાન ની ઓફિસે તમારા ભગવાન તમારી પાસે રહે અહીંયા મારે ત્યાં તમારે વાત એમની નહીં કરી તમારી કામ ની વાત કરો કારણ કે પેલું દેખાવ હવે હા એટલે આ બધું ચાલે પણ દાદા ને એક ખરું કે આ લોકો એની પાસે જે જાય ખરા ને તે એમના મેટર સંબંધે વાત કરે કે જસુભાઈ અમે રોકેલા છે જસુભાઈ અમારા વકીલ છે કે ભાઈ મારી પેલી પ્રતિષ્ઠા સંબંધે દાદા ને વાત કરે એટલે દાદા ને એક દફો ભાવ ખરો કે આ એક વકીલ વકીલાત નો ધંધો હોવા છતાં પણ ચોખ્ખો રહીને ધંધો કરે છે એવી છાપ એમને પડી કરી હવે અહીં મારો તો વિરોધ ચાલ્યા જ કરતો હતો સમજાને હવે વિરોધ ચાલ્યા કરતો હતો તેની અંદર હું ઓગણીસો ને પચાસ ની સાલથી શ્રીમદ ની પાસે આવ્યો શ્રીમદ ના વચનામ હતો તો હું અમારો સર્કલ ની અંદર વાંચ્યા કરું બધું સમજાને અને આ વકીલાતો ધંધો હોવા છતાં પણ શ્રીમદ ના ને લીધે હું ધંધા ની અંદર અમુક પ્રકારનું મારું સાચી શકે સમજાય ધંધાના અમુક તો દુર્ગો આવે હશે પણ જે આત્મા મારો બગડી નહીં ગયો પણ આ શ્રીમદના વચનોનો મને કોઈ રીતે અંદરનું કોઈ પરિણામ વાંચું ખરું બધું ખરું પણ મને પરિણામ બિલકુલ ના સમજે હવે હું વાંચું સમજ્યા ને ત્યારે લાગે સારું પણ મારા વ્યવહારની અંદર કે કોઈ પણ પ્રકારનું જે અંતર પરિણામ આવવું જોઈએ કસાયો બંધ થવા જોઈએ આગ્રહ બંધ થવા જોઈએ એમાં કોઈ અંદર પરિવર્તન નહીં આવ્યું હું તો મારો માન નામનો જે કશાય હતો તે તો વધવા માંડ્યો છો તો મને મનમાં એક રહ્યા કરી કે કૃપાળુજીનું એક વચન હતું કે તું પ્રત્યક્ષ પુરુષને તું શોધ પ્રત્યક્ષ પુરુષને તું શોધ પ્રત્યક્ષ પુરુષને શોધીને એના ચરણ કમળમાં તું સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જ્યાં ત્યાંથી તને મોક્ષ મળશે આ વચન મારી પાસે હતું પણ એવો પ્રત્યક્ષ પુરુષ મને મળે ક્યાંથી એ પ્રત્યક્ષ પુરુષ મને મળતો નતો હું શોધતો તો ખરો મારી શોધવાની એ તો કરી ખતક કરી પણ મને મળ હવે નતો મળતો એટલે હું આના બધું ચાલ્યા કરતો એટલે આટલા બધા વર્ષે ઓગણીસો ને પચાસ ની સાલથી ઓગણીસો ને લગભગ પાસઠ સાલ સુધી તો હું આ બધું કરતો પણ પાસઠ સાલની અંદર મને એમ થવા મળ્યું કે મારો કોઈ પરિવાર આવતો જ નથી હું આટલું બધું કરું છું આટલું બધું કરું છું પણ મને કોઈ જાતનું એ કઈ થતું જ નથી સમજ્યા પછી કોઈ વાક્ય મને હાજર પણ ના રહે સમજ્યા પછી મનમાં ખટકો રહ્યા કરે કે આ કઈ કઈ કઈ મારી ભૂલ પડે છે કઈ ભૂલ પડે છે કઈ છે પાસઠ થી તે લગભગ આ બાકીના દસ વર્ષ પંદર વર્ષ તો હું બધું કર્યા કરું ખરું પણ અંદર થી ખોવેલો ખોવેલો રાખું સમજે હવે એ દરમિયાન મને મનમાં ખટકો તો રહ્યા કરતો હતો એ દરમિયાન આ દાદાને ઓળખતો તો ખરો પણ દાદા પ્રત્યે મને આવો ભાવ સો એક કથિંગ ચલાવી રહ્યા છે હવે એવા સંજોગોની અંદર શું થયું જો મારી એક નાની દીકરી જે છે મેં કલકત્તા પરણાવી અને કલકત્તામાં એના જમાઈ જે છે તે વડોદરા આવે એ વડોદરા અત્યારે તો એ લોકો અત્યારે વડોદરા છે પણ તે વખતે વડોદરા એ આવેલા કલકત્તા તો એમના બ્રધરનું કારખાનું હતું ત્યાં એ ગયેલા અને ત્યાં કારખાનાની અંદર હાઇડ્રોજન ગેસ છે તે આખો કઈ એમને ઉડ્યો તે લાગ્યો તેને લીધે you practically fifty percent burn હવે ફિફ્ટી પર્સન્ટ બર્ન થયા એટલે તો જીવવાની આશા પણ નહીં હોય એમને દવાખાનામાં રીમૂવ કર્યા ત્યાંથી બરોબર અને મને ખબર પડી તો હું દવાખાનામાં સીધો ગયો દવાખાનામાં સીધો ગયો એમને મેં જોયો અને જોઈને તરત જ હું એને જોઈને દુષ્કેલ દુષ્કેલ રડવા માંડ્યો હું ત્યાં ગયો એટલામાં મારા સનને ત્યાં મારા વાઈફ જતી એ ફરી લોકો દોડતા દોડતા આવ્યા ત્યાં તે આવીને મને જોઈને મને કહે છે કે અત્યારે ડોક્ટર ને બોલાવાનો વખત છે કે રડવાનો વખત છે ત્યારે જે કીધું કે જેને વાંચ્યું નથી તેને આ આજે સમજણ અને મેં આટલું બધું વાંચેલું છે કોઈ પ્રસંગ શ્રીમદ આટલું બધું વાંચેલું છે કોઈ વાક્ય અત્યારે મદદ ન થાય ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો ઈશ્વર ઉપર જેને વિશ્વાસ છે તે દુઃખી હોતો નથી દુઃખી હોય તો દુઃખ વેચતો નથી દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે આ શ્રીમદ નું વચન અને એ વચન મેં ગ્રીટિંગ્સ કાર્ડ અંદર છપાવીને હજારો ની સંખ્યાની અંદર લોકોને મોકલેલું સો ગ્રીટિંગ્સ કાર્ડ તરીકે પણ આ વાક્ય મને આ પ્રસંગે મને બિલકુલ કામ કામમાં ના લાગે એટલે મને તે દિવસે આવે મેં કીધું હવે થોડી વારી વિરોધી Tietê આજે ચોટી ગયું વાક્ય તે ખાશે એમ એમ કરતા સાંજ વાગી અને સાંજે થયો કે નવ વાગે પછી શિવતે પત્ની લાગતી કે હું તો શ્રીમદમાં ચિત્ર પટલો અને ભગવાન મહાવીર સામે ચિત્ર દાદા તો હોય જ નહીં એની પાસે જઈને મેં કૃપાળુ દેવને જ કીધું શ્રીમદને જ કીધું કે કૃપાળુ દેવ હું શું કરું મને કહો મને કઈ સાહેબજી સવારના એ મારા જમાઈની સાથે એ લોકો ગયેલા અને હું કઈ દિવસ પછી પાલી નથી એટલે આવું જયારે કીધું એટલે મારી વાઈફ ની એટલે મને દઈ આપતી વખતે બુદ્ધિગણ બહાર ગયા હશે આથી જેને ચિંતા ન થતી હોય તે હાથ ઊંચા કરે એટલે બચ્ચા એ ફટાફટ હાથ ઊંચા કરે તેમાંથી બધું ને તું બીજા તો મને ઓળખે વકીલ બધા એ લોકો કઈ બધા સ્ટેટસ ના બધું જાણો બધું અને બધાએ કીધું અમને ચિંતા થતી નથી એમ કરી હાથ ઊંચા કર્યા તો પડે મને લાગ્યું મેં કોઈ ચોક્કસ આ દાદાના અજુડિયાના ટોળાઓની અંદર હું એને કઈક બોલ્યા આજે જ્ઞાન ને માટે એકસો ને દસ નામ લખાયા છે પણ દાદા સાહીઠ જણને જ્ઞાન આપવાના છે આપે છે વધારે ના એવા નથી માટે સુરત અને અમદાવાદ ના વધારે આવેલા છે માટે વડોદરા વાળા જે છે તે લોકોને ફરીથી જ્ઞાન ની તારીખ નક્કી થશે ત્યારે જ્ઞાન અપાશે એટલે આપણે માન્યું કે ચાલો આપણે આમાંથી છૂટ્યા એટલે પેલા જે પગ હતા ને પછી આ સુધી લાગ્યા કારણ કે હવે કઈ વાંધો નથી હવે પાસે કોઈ કઈ વાંધો નથી એટલે હવે આપણે મનમાં કર્યું હવે તો આપણને આ વગર પૈસા નો બધો ખેલ જોવાનો પછી હવે એને એના એને સમજાને પછી આ વગર પૈસા નો હવે આપણને આગળ બેસીને નાટક જોવાનું મળશે પછી શરૂ થયું એક બે ત્રણ ચાર તો પેલા બોલાવે છે બીજી બેન બોલાવે દાદા કીધું તે અને પછી દાદા છે તે દૂર જઈ શકશે હવે એકત્રીસ નામ બોલે અને બત્રીસ માં નામ ની અંદર નીરુબેન બોલ્યા કે જસુભાઈ ક્યાં ગયા માટે બીજો અમદાવાદ ગમે છે મારા તરફ જસુભાઈ કે જસુભાઈ શાહ જસુ થાય હવે મારે કેવી રીતે પૂછાય મારે જેવું કહેવાય કે વડોદરા નો કેમ પૂછાય એવું તો કોઈ પૂછાય નહીં એવું પૂછાય નહીં જવાના છો પછી ગયા પછી તમે આવો નહીં એટલે મેં તમારું નામ ગાળી દીધું તમારું નામ હવે જો હું તમને કહું એ નવું બેન નો આ બહુ ઉપકાર कि મહેતાનો જિંદગી પર ઉપકાર ભૂલે એ નામ ખાલી દીધું સાહેબ મારા નામ તો એનું કામ છે નિમિત્ત બનવાના છે તમારા તમારા ઉપર મારી નજર કરી હતી અમને એવી ખાતરી હતી કે તમે જે ટોળામાં ફરો છો ને તે ટોળામાંથી તમે મારા તરફ આવવાના એવી અમારી ખાતરી હતી તમારા પર નજર હવે આ તો એવું નામ બોલ્યા એટલે પછી શું થાય એ તો પછી પેલી દબાઈ પાછી કાઢવી પડી હવે પાછી કાઢીને પછી શું થાય પાછી પછી મારે એનો એ તો જેને એનું ઉદઘાટન તો એ જ કરવું પડે છોડી તો અહીંયા પડે ને છોડી છોડીને પાંદડો અહીંયા રાખ્યો હવે એ પાંદડો રાખતા પેલા મને પેલા વિચાર થયેલો પાછો જેને જ્ઞાન લીધું ત્યારે મને લાગ્યું મેં સારું થયું આપણું નામ ના આવ્યું છે નહીં તો આ હાર પહેરવો પડત ને કારણ કે બધાને જે પહેલા હાર પહેરાતા હતા એ જ પહેરાતા સારો હાર મારે પહેરવો પડત એટલે મેં આ સારું થયું આપણે બચાયા એવો વિચાર તે વખત આવ્યો હવે આ તો ની ખોલી અને ભાઈ ગયા આમ જતા જતા તો મને સંકોચ અહીંયા આખું ગુરુ આમ કહ્યું મારા સામે આવવાનું જ્યાં સુધી મને સંકોચ બી લાગ્યો para que mueran las flotas avenida જાગ્રત થતા સમાય તેમ વિભાવના દિનો જ્ઞાન થતા દૂર થાય એ વાક્ય એ કૃપાળજી અમલમાં અનુભવાય હવે શું થયું તો જમ જુઓ કે ખુલાસા બધા કેવા થયા તો કે આ એક તો દાદા ભગવાન શબ્દ તો કે દાદા ભગવાન પહેલી જ વખત મને ખબર પડી કે પોતે ક્યાં દાદા ભગવાન કેવડાવ્યા છે આ તો તમે તમારા બધા જે નાના વિરોધીઓ છે તેની માની લીધેલી વાતો બધી સાચી માની તમે આગળ ચલાવી છે એમને કોઈ જાતે હું પોતે ભગવાન છે કીધેલું નથી એ તો એમની અંદર જે પ્રગટ થયેલા દાદા ભગવાન છે તેમને એ પોતે પગે લાગે છે એટલે અંદર ના જે દાદા ભગવાન છે તેને પગે લાગે છે અને કોઈ પણ માણસ પોતાને પગે લાગતો હશે હું જસુભાઈ ને પગે લાગુ સમજ્યા માટે કોઈ જુદું હોય તારે જ અંદર એટલે આ તમે આ મને શબ્દ જે કહે છે દાદા ભગવાન શબ્દ નું જે પેલું મારી બેઠેલું તું છે હતું ને એ પોતાની જાતને પૂજાડો ભગવાન માનતા નતા ભગવાન થઈ બેઠા છે જ નહીં અંદર તો પ્રગટ થયેલો છે તે તો બધું ખબર પડતી અને મને તો અનુભવ થયો ને સેપરેટ આઈ અને પહેલું મને એ થયું કે બીજું અંગૂઠાનું જે મને લાગતું હતું કે આ વિચિત્ર છે એ અંગૂઠાનું પણ મને લાગ્યું કે અહંકાર અજ્ઞાનીના અંગૂઠા સિવાય જાય અને એટલા માટે આ બધા જે સાધનાઓ કરે છે ને તેની અંદર અહંકાર હોવાના કારણે કોઈ સાધના અંદર પરિણામ પામતું અહંકાર હોય ત્યાંથી અને આપણે આ મોટામાં મોટું જે મળેલું છે દિશાને લીધે કે જ્ઞાની પુરુષ નું અંગૂઠું જે મળેલું એ અંગૂઠાને લીધે આપણું આ અહંકાર જે છે એ કરતાપણાનો અહંકાર એમને લઈ લીધો એને લીધે આપણે અત્યારે આ લોહા અત્યારે બનવું પડશે સહજ બનવા સિવાય સિવાય બીજું કોઈ તમે આપ જયારે કરો છો ત્યારે બધાની સાથે આત્મીયતા લાગે છે અને મોટો નાનો કોઈ ભેદ લાગતો નથી અને એટલા માટે તમે જયારે આવું કરો છો બધાને દાદા ભગવાનના ત્યારે તમને પોતાનો અનુભવ થાય છે મને લાગ્યું નતું તો આ તો સહજ બનવા માટેનો આ રસ્તો બતાવ્યો છે અને દાદા એ પણ મને કીધેલું કે અમે કઈ તાબુટા પાડવા માટે બધાને ભેગા કરવા માંગતા નથી પણ એટીકેટના આ બધા તમારા જ્યાં સુધી જાય નહીં સહજ ન થાય ત્યાં સુધી અને પછી જયારે તમારી એવી દશા થઈ જાય ત્યારે આપોઆપ પછીથી બધી વગેરે અને એટલા માટે તમને ખબર છે જે બી તાલીઓ પાડવા લાગે છે તો તેમને તાલીઓ પાડવાનું શી જેવું છે પણ આપણે બધાને જે કરવા એટલે એનો પણ ખુલાસો થઈ ગયો અને આ હાર જે પહેરે છે તેનો ખુલાસો એમને કરીને પણ એ ખુલાસો મને આપોઆપ થઈ કયો ખુલાસો થઈ ગયો કે હાર પહેરીને જે ફરતા હતા પણ તમને ખબર છે કે દાદાને જ્ઞાન થયા પછી એમને કપડાં બદલ્યા નથી જો એમને સાધુના કપડાં પહેર્યા હોત તો હાર પહેરવાની કોઈ જરૂર ન હતી હાર પહેરવાની જરૂર David આપેલું છે અને તમારું સફળ થવાનું હતી એટલે તમે ખાતરી આપી છે પણ અમારે તમને લક્ષ્મણ રેખા તો બતાવવી જ પડે ને કે આની અંદર એટલા માટે હું વારે વારે પૂછું કે દાદા ના થઈને બધું મળ્યો છે આ દેહધારી મને મળ્યો છે હવે હું એને પગ છોડવાનું નથી કોઈ સંજોગોમાં જવાનું બસ આટલું જ કરવાનું બીજું કઈ જ કરવાનું નથી બીજી કોઈ સાધના છે નહીં આપણી પાસે एक मार्ग છે મંદિર મારો તારા દર્શન થયા કરે દર્શન કરતો નથી દર્શન આપ થયા કરે just happen it the bunny. Kenaro.